અરે વાહ આવો આવો ઋતુઆબેન તમે વાર્તા સાંભળવા આવ્યા છો વાહ ભાઈ વાહ બેસો બેસો હું છું વાર્તા કહેનારો સાંભળજો આજે હું તમને લાઠા દાદાની વાર્તા કહેવાનો છું હા વાર્તાનું નામ છે મુંબઈની કીડી છે ને એક મુંબઈની કીડી હતી આ કીડી છે ને એક કવિના બુસ્કોટના ખિસ્સામાં બેઠી હતી કવિ કવિતા લખે ને એ કવિ છે ને મોટરમાં બેઠા હતા મોટર છે ને જંગલમાંથી પસાર થતી હતી કવિ છે ને આ કીડી ઉપર કવિતા લખતા હતા અને મોટે મોટેથી ગણગણતા હતા હો તમે કવિતા બોલો ને એમ મુંબઈની કીડી છે ને એના ખિસ્સાની બહાર આવીને સાંભળતી હતી અને છે ને કવિના મોં સામે જોયા કરતી હતી એક હતી કીડી એની પાસે સીડી સીડી કીડી ચડતી જાય ચડતી જાય ને ગાતી જાય ઊંચે વિમાન ઉડે છે કીડી વિમાન જુએ છે વિમાન ઘર ઘર ઉડતું જાય કીડી ખડખડ હસતી જાય પણ વચ્ચે મોટર અટકી પડી છે ને કવિ નીચે ઉતર્યા પછી છે ને પવનનો એક સપાટો આવ્યો અને બુસ્કોટના ખિસ્સાની બહાર બેઠેલી કીડી તો પવનમાં ઉડી ઉડી અને એક ખાખરાના એક ઝાડ પાસે પડી મોટર અને કવિ તો ઉપડી ગયા મુંબઈની કીડી તો જંગલમાં રહી ગઈ ભાઈ ઝાડ પાસે ડરમાં જંગલની કીડીઓ રહેતી હતી હો છે ને મુંબઈની કીડીને જંગલની કીડીઓએ આવકાર આપ્યો આવો આવો મુંબઈની કીડી આવ આવ મુંબઈની કીડી તો જંગલની કીડીઓની સાથે રહે છે હવે બધાની સાથે કામ કરે છે નવરી પડે ત્યારે મુંબઈની કીડી કાંઈ ને કાંઈ વાંટો કરે હો બધી કીડીઓ ચૂપ થઈને સાંભળે હવે એક વખત છે ને ઋતુઆબેન મોટો આમ કર કર કર એવો અવાજ કરતું એક વિમાન નીકળ્યું મુંબઈની કીડી તો આંખો પટ પટાવતી મજાથી વિમાનને જોતી હતી છે ને એ વખતે એક વાઘ જોકા ખાતો ખાતો ઊંઘતો હતો આ વિમાનના કર એવા મોટા અવાજથી એ વાઘ તો જાગી ગયો અને બિચારો થર થર થર ધ્રુજવા લાગ્યો મુંબઈની કીડી વાઘને જોઈ રહી વાઘ તો પૂંછડી દબાવીને જાય નાઠો જાય નાઠો એને તો બહુ બીક લાગી ભાઈ મુંબઈની કીડી ખડખડ હસી પડી પછી બધી કીડી ખડખડ હસી પડી એક મકોડાએ પૂછ્યું કેમ હસો છો અલી પણ કોણ જવાબ આપે કીડીઓ તો બધી હસે છે હસે છે હો પછી મકોડો હસી પડ્યો એટલે બધા મકોડા હસી પડ્યા એક ખિસકોલીએ પૂછ્યું કેમ હસો છો એલા પણ જવાબ કોણ આપે મકોડા તો બધા હસે છે ખડખડાટ <laughs> ખિસકોલી હસી પડી એટલે બધી ખિસકોલી હસી પડી હા હા હા એક વાંદરાએ પૂછ્યું કેમ હસો છો અલી પણ જવાબ કોણ આપે ખિસકોલી તો બધી હસી પડી પછી વાંદરો હસી પડ્યો એટલે બધા વાંદરા હસી પડ્યા એક રીંચે પૂછ્યું રીંચ હોય ને એણે પૂછ્યું કેમ હસો છો એલા પણ જવાબ કોણ આપે વાંદરા તો બધા હસે છે પછી રીંછ હસી પડ્યું એટલે બધા રીંછ હસી પડ્યા એક વાઘે પૂછ્યું કેમ હસો છો એલા પણ જવાબ કોણ આપે રીંછ તો બધા હસે છે પછી વાઘ હસી પડ્યો એટલે બધા વાઘ હસી પડ્યા પેલા બી ગયેલા વાઘે પૂછ્યું કેમ હસો છો એલા છે ને આ રીંછ હસે છે એટલે એક વાઘે જવાબ આપ્યો પેલા બી ગયેલા વાઘે પૂછ્યું કેમ હસો છો એલા રીંછ છે ને આ વાંદરા હસે છે એટલે એક રીંછે જવાબ આપ્યો પેલા બી ગયેલા વાઘે પૂછ્યું કેમ હસો છો એલા વાંદરા ભાઈ છે ને આ ખિસકોલીઓ હસે છે એટલે એક વાંદરાએ જવાબ આપ્યો પેલા બી ગયેલા વાઘે પૂછ્યું કેમ હસો છો એલી ખિસકોલીઓ છે ને આ મકોડા હસે છે એટલે એ ખિસકોલીએ જવાબ આપ્યો પેલા બી ગયેલા વાઘે પૂછ્યું કેમ હસો છો એલા મકોડાઓ છે ને આ કીડીઓ હસે છે એટલે એક મકોડાએ જવાબ આપ્યો પછી તો આ પેલા બી ગયેલા વાઘે પૂછ્યું કેમ હસો છો એલી કીડીઓ એ તો કહો છે ને હું હસું છું એટલે મુંબઈની કીડીએ જવાબ આપ્યો ભાઈ પેલા બી ગયેલા વાઘે પૂછ્યું પણ અલી કેમ હશે છે તું એ તો કે છે ને કહું છું વાઘ ભાઈ કહું છું આ મને છીંક આવે છે છીંક ખાઈ લો પછી કહું મુંબઈની કીડીને છીંક આવી આ ત્યાં તો મોટર આવીને અટકી ઊભી રહી અને મોટરમાંથી આ પેલા કવિ બહાર ઉતર્યા હો મુંબઈની કીડી તો સડસડાટ સડસડાટ દોડી દોડી દોડી દોડી અને કવિના પગ પરથી પેન્ટ પરથી એમ બુસ્કોટ પરથી સડસડાટ બુસ્કોટના ખિસ્સામાં જતી રહી બધા જોતા જ રહી ગયા બોલો અને પછી તો મોટર ઉપડી ભાઈ સર વાઘ બધા વાઘોને પૂછે છે બધા રીંછોને પૂછે છે બધા વાંદરાઓને પૂછે છે બધા મકોડાને પૂછે છે બધી કીડીઓને પૂછે છે એલા બધા કેમ હસતા હતા એ તો કહો કોણ જવાબ આપે હે ઋતુઆ જવાબ જાણતી હતી મુંબઈની એક કીડી એ તો જતી રહી ક્યારેક કોઈક મોટર અવાજ કરતી આ જંગલમાંથી પસાર થાય ત્યારે બધી કીડી બધા મકોડા બધી કિસકોલી બધા વાંદરા બધા રીંછ બધા વાઘ એ બધા તો આમ સ્થિર થઈને મોટરને આમ જોતા જોતા ઊભા રહી જાય છે હો કદાચ મોટર ઊભી રહે અને એમાંથી મુંબઈની કીડી આવે અને એને બધા પૂછીએ એલી મુંબઈની કીડી તું કેમ હસતી હતી પણ એ બધા તો વાટ જોતા ઊભા છે મુંબઈની કીડી કાંઈ આવતી નથી એ તો જાણતી હતી કે વિમાન ઘર ઘર અવાજ કરે વાઘભાઈને એની ખબર નહોતી એટલે ડરીને ભાગી ગયા હતા બરાબર ને બોલો લો મુંબઈની કીડીને વિમાનની ખબર હતી વાઘ બિચારો તો મિયા ફૂસકી થઈને ડરીને ભાગી ગયો હતો તો આવી વાત હતી મુંબઈની કીડીની ભાઈ તમને બધાને મજા પડી ને તો પછી લાઠા દાદાની વાર્તા કેવી સરસ હતી ચાલો ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો